જેવો ભાવ તેવું નિમિત્ત બનાય આ ભવમાં તો ભાવ કરવા સિવાય બીજું કશું નવું બનતું નથી પણ ભવો ભવ ભાવ કરવાથી હવે જે જીવાત મરવાની હોય છે ને તે આને ભાગે આવે છે બીજું કશું બનતું નથી જીવાતનો મરવાનો ટાઈમિંગ થાય ત્યારે ભાગે કોને આવે જેણે મારવાનો ભાવ કર્યો હોય તેને ભાગે આવે કોઈને મારવાની સત્તા છે જ નહીં પણ દરેક જીવોને મરવાનો તો ટાઈમ હોય ને કેટલાક માકડ સત્તર દાડા જીવે કેટલાક ત્રણ મહિના જીવે છે ને કેટલાક પાંચ વર્ષ માટે જીવે છે એ બધાના મરણનો ટાઈમિંગ ખરો ને તે મરવાનો થાય એટલે લલ્લુભાઈને ભાગે આવીને ઊભો રહે કારણ કે લલ્લુભાઈએ નક્કી કરેલું દુકાન માંડેલી કે આપણે મારવા જ હારું છે અને જૈનોએ નહીં મારવા એવું નક્કી કર્યું તો એને ભાગે ના આવે એટલું જ છે એનો અહંકાર કરવા જેવો નથી એ તો ભાવ જ કરેલો નહીં મારવાનો તે જ અત્યારે કામ કરે છે જીવડા કોઈ બચાવતું જ નથી તેમ જીવડાને કોઈ મારતું જ નથી એ તો જીવડાને મારવાનો ભાવ છે તે યોગ જ એને ભેગો થઈ જાય કારણ કે ટાઈમિંગ હોય છે દરેક જીવ માત્રનું ટાઈમિંગ આવ્યું હોય છે એના મરણકાળ પહેલાં કોઈ જીવ મરી શકે એમ છે જ નહીં જીવના મરણકાળ પહેલાં જો કોઈ તેમને મારી શકતું હોય તો તેને મારે છે એમ કહી શકાય પણ ના મરણકાળ પહેલાં કોઈ મારી શકે જ નહીં એ તો એનો કાળ પાકે ત્યારે લલ્લુભાઈને ભાગે આવે અક્કર્મીને અક્કર્મી ભાવવાળું ભાગે આવે અને સત્કર્મીને સત્કર્મી ભાવવાળું ભાગે આવે લલ્લુભાઈ નિમિત્ત બન્યા ને પણ હા લલ્લુભાઈ નિમિત્ત બને ફક્ત નિમિત્ત બને મારવાના ભાવ કર્યા હતા એટલે પેલો નિમિત્ત બને બાકી જીવડાના જન્મ પહેલા મરણ ક્યારે થશે તેનો હિસાબ છે તમામ જીવ માત્રનો આ તો ખોટો અહંકાર કરે છે ભગવાન શું કહે છે કે કોઈ માણસ કોઈ જીવને મારી શકતો જ નથી ભાવ મરણ કરે છે એટલું જ છે જેટલા જીવડા હોય એટલા જીવડા મારવા છે એમ નક્કી કરે એ ભાવ મરણ છે ખેતરમાં ચાર સાપ છે મારવા છે મારવાના થાય કે નાય થાય એનું કંઈ ઠેકાણું નથી એ ઘાટમાં આવે કે નાય આવે પણ પોતે ભાવ કર્યા ત્યાંથી પોતાના આત્માનું જ મરણ થઈ રહ્યું છે પછી પેલા તો મરવાના હશે ત્યારે મરશે એનો ટાઈમિંગ હશે તો મરશે માટે જ અમે એક જ વાક્ય કહીએ છીએ કે જીવ બધા જન્મતા પહેલાં ક્યારે મરવાના છે એ નક્કી છે હવે આટલી વાત જો સમજે તો તો કામ જ નીકળી જાય ને જન્મતા પહેલાં જેનું મરણ નક્કી થઈ ગયેલું છે એને આપણે કોણ મારનારા એ તો જેણે જેણે મારવાના ભાવ કરેલા હોય સાપ મારવા જોઈએ એવા ભાવ નક્કી કરેલા હોય તે ગામમાં સાપ નીકળે તો એવા બે કે ત્રણ જણ સાપ મારનારા ગામમાં જન્મેલા હોય જ એટલે તમારે તો બૂમ જ પાડવાની છે કે મારે ઘેર સાપ નીકળ્યો છે એટલે પેલા દોડતા આવે કારણ કે દુકાન માંડેલી જ હોય અહિંસક ભાવવાળો તીર મારે તો જરાય લોહી ના નીકળે અને હિંસક ભાવવાળો ફૂલ નાખે તો એ પેલાને લોહી નીકળે તીર અને ફૂલ એટલા ઇફેક્ટિવ નથી જેટલી ઇફેક્ટિવ ભાવના છે એટલે અમારા એક એક શબ્દમાં કોઈને દુઃખ ના થાવ કોઈ જીવ માત્રને દુઃખ ન થાવ એવો નિરંતર અમને ભાવ રહ્યા કરે છે જગતના જીવ માત્રને આ મન વચન કાયા થકી કિંચિત માત્ર પણ દુઃખ ન હો એ ભાવનામાં જ અમારી વાણી નીકળેલી હોય વસ્તુ કામ નથી કરતી તીર કામ નથી કરતા ફૂલા કામ નથી કરતા પણ ભાવ કામ કરે છે માટે આપણે બધાએ ભાવ કેવા રાખવા જોઈએ કે સવારના પહોરમાં નક્કી કરવું કે જીવ માત્રને આ મન વચન કાયાથી કિંચિત માત્ર દુઃખ ન હો એવું પાંચ વખત બોલીને જો સાચા ભાવથી બોલીને નીકળ્યા અને પછી જો તમારાથી ગુનો થઈ ગયો તો you are not at all responsible એવું ભગવાને કહ્યું છે કેમ એવું કહ્યું તો કહે સાહેબ મારી તો આવી ભાવના નહોતી તો ભગવાન કહે કે યસ યુ આર રાઈટ આવું જગત છે ને તમે છે તે કશું એ એક જીવડું એ માર્યું ના હોય અને તમે એમ કહો કે જેટલા જીવડા આવે એટલા મારવા જોઈએ તે આખા દાડાના જીવ હિંસાનાએ ભાગી થયા કરે એટલે આવું છે જગત